બેન પૂછે છે કે અત્યારે કહે છે કે આપણે પાછળ કોઈની જોડે ડેટિંગ કરાર બંધ કરી દઈએ પાંચ વર્ષ પછી લગ્ન કરવાના હોય અને એની જોડે એની જોડે આપણે બધું બંધ કરી દઈએ દેવા પણ પાછું આપણને આપણે એની જોડે જ લગ્ન કરવું હોય પાંચ વર્ષ પછી પણ એની જોડે જ કરવાનું હોય તો શું થાય થાય હું ગણી પાંચ એવું નક્કી કરતા નક્કી ના કર્યું હોય તો કે નક્કી ના કર્યું તો આપડે પાડી જવું છે દગા ફટકા પડવું તેના કરતા ગમે તો પણ નહીં સારું દગા ફટો લાગે જઈએ દગા ફટકો જ રહ્યા આપણે એને બહાર પગાર જવો પડે તેને ક્યાંય કરો પછી That person doesn't agree to get married, so it's better to get married to someone else than get, you know, keep thinking about this in person. If, even if you get married to any old guy, you know. He said, he said last two different things. એમણે એમ કહ્યું કે જે આવો દગો દગો કરતો હોય તો એની સાથે પરણવામાં શું ફાયદો પરણે ને તો બી એ પછી પરણ્યા પછી બી એવું જ આખી લાઈફ જવાની એટલે તારે શોધવા જવું પડે કે અમારો ધણી ક્યાં જતો રહ્યો પરણ્યા પછી બી એ બીજો જોડે ડેટિંગ ચાલતું જ રહે રહી ગયો કોનો પોઈડો છે મંગુભાઈ નો દીકરો છે દાદા આ મંગુભાઈ નો દીકરો છે કેટલા વર્ષ નો થયો તેર વર્ષ નો તેર વર્ષ નો કે છે મારે મારો ભવિષ્ય દાદા કે છે મારો શું થઈશ કરીને ભવિષ્યમાં શું થઈ છે કેવું થશે મારું થવું છે થઈ હું તો હાથ સાચું થવું છે You decide yourself and then come to Dada. Okay? You can come tomorrow also. You can in the evening, whenever. You can after five minutes. You decide yourself what you want to be and then he will bless you. And you will be. એ પછી કહેશે નક્કી કરીને Yes, what do you want to be in your future? Very fast. Okay, think right now. you You want to be a doctor or engineer? Or market manager or market owner like your dad? What you want to be? Tell me, Dada will bless you and you will be the same. What you want to do? Do <coughs> you want to be a doctor or engineer? Oh, I didn't know that. get up and I saw that and I want to be a doctor. You got me. Speak loudly. I want to be a doctor. Speak loudly. Again. મારે ડોક્ટર થવું છે મને આશીર્વાદ આપો એનો ભય છે family in our house, anybody can go in and take money out whenever they want. Okay? Mm-hmm. Uh, now, is that, Papa says anybody can go in and take money out if they need gas money or, or to spend or whatever mm. without asking. Mm. Okay? Is that considered stealing or is that considered um, just taking money from But that's the other topic too. well I take it anytime but see you take more than of uh, all other members yeah I think I do પછી એમાં વાપરી ખાય car, gas, હા. હોટેલ મૂવી ટી yeah, everything. I just take it for whenever I need it without asking. Sunil કે છે કે અમારા ઘરમાં જે પૈસાનો ગલ્લો હોય એમાંથી જેને જોઈએ એની મેળે પૂછ્યા વગર પૈસા જેટલા જોઈએ એટલા લેવાનો રિવાજ છે તો કે એ આવી રીતે પૂછ્યા વગર આપણે લઈએ તો કે કે છે કે ચોરી કહેવાય નહીં કે છે હું તો બધા કરતા ઘરમાં વધારે હું લઉં છું કે છે અને વાપરું છું વધારે બધા કરતા પૂછીએ ને એને કહ્યું કે હું પેટ્રોલમાં લઉં ફરવા જઉં પપ્પા પૂછે જ નહીં તો જેમાં બી વાપરે તો એ તારા પપ્પાને ખરાબ લાગે એવી જગ્યાએ તારે નહીં વાપરવાના વિશેષ સવાલ છે કોઈ વાર પૈસા લેમ and પૈસા રહે મારા પોકેટમાં okay and because, because I feel that okay, I, I'll spend it instead of putting back it back in the till. Is that considered stealing? Or I'm just saving the money? એમ કે હું પૈસા લઉં વાપરું અને પછી મારા ખિસ્સામાં પૈસા બચે તો કે કે હું પાછી મારી બચતમાં બચત સેવિંગ એકાઉન્ટ બેંકમાં પાછા મૂકી દઉં અને ગલ્લામાં પાછા ના નાખું મને એમ કે હું ફરી મારે વાપરવા ચાલશે તો એ બરાબર કે બોલો મારા પપ્પા ને ખબર છે આવી રીતે હું આવું કરું છું મારા પપ્પા જાણે છે જો દાદા તને કશાનો વાંધો નથી કાઢતા accept your all guilty Eating meat or શું saying છે ને, મૂકે ભાઈ. No, but food, food લઈ લો. Eating meat or drinking wine? Ask him if, uh, first ask the Dada why they can't stop eating. They want to know why. Baby અને પેલો બાબો પૂછે છે કે અમે નીટ ખાવાનું બંધ કેમ નથી કરી શકતા નથી થતું કરવું છે પણ નથી થતું એવું ને you want to you want to stop it. એટલે બકરી આપણે બકરી ધોવાના આવતા મને ખાશે પછી અમારી ખાય ખાઈ જવાનું એટલે આવશે કર્યા કરવાનું If you eat chicken that in your next birth, you will be chicken and the chicken will be you and it will eat you. Now that's what Dada says and this cycle will continue. Yeah, but is the meat good for you? Hmm? Is the meat good for you? No, How? that's what he says. Protein. So you can get protein from plants. To find Nina? Nina to find? Nina. Oil. Mm, I mm. don't know. So good. Listen to find. Because she doesn't. I would not drink it. તે દાદાને ખાસ મનમાં મનમાં દાદા તો શાક માગવાનું Look at cow's milk, then you will be cow in it, but cow will eat him. You must take question to sir. No, it's okay. Let them sit there. They want to know how long. Okay, okay, let them. Okay, you finish. Now last question finish. Okay, which one is worse? Out of? Drinking and eating or dating? Ah. Because I don't do drinking and eating. <laughs> Yeah, but I'm not dating you either now. I just want to know. So I can... સુનિલ કે છે કે મીઠ ના ખાઈએ દારૂ ના પીએ એ સારું આપણે બે માં કયું ખરાબ દારૂ પીવું મીઠ ખાવું એ ખરાબ કે પછી ડેટિંગ ખરાબ ડેટિંગ ખરાબ કે આ ખરાબ ડેટિંગ તો બહુ ખરાબ ડેટિંગ નથી નરક નથી નરક નથી હે લીલી નર્ક મીન્સ હેલ એ બધી એક જ લાઈન બધી ખરાબ લાઈન ડેટિંગ ઉધર કરતી ડેટિંગ ઓછી જવાબદારી worst of all is dating. Yeah, but I went to I was worried that like, like, can I go to hell? I mean, heaven. એ કહે છે કે હું હવે છે તો ડેટિંગ છોડી દઉં છું તો કે હવે હું પાછો હું સ્વર્ગમાં મને ખાતરી થઈ તું બધું વિધિ કરી આપે મને ખાતરી થાય કે તાર પછી કરતો પેલાની વિધિ હોય છે પાસ કરાવશે તારી પાસે પછી વિધિ કરશે પણ કિંમત બોલાવવા પડે દેહ પાછા અમે કરી આપે એટલું કરી આપે એટલું કરી આપીએ પણ મને ખાતરી થઈ જાય He will do for you, but when when he will be sure that you are not reaching now, and you, you will you will he will not do the duty. How long will it take you to do this? એટલે કે તમને ખાતરી આપવા માટે મને કેટલો વખત જોઈશે એમ ના એ તો બધું મને પોતાની ખબર પડી જશે તપાસ કરું himself in it. You, but you just do what he says. Rest of the things he will see. Yeah, but what if you make an agreement, and then after that, can you still? Then what? If you make an agreement with somebody, mm. after that, then say you're going to get married in five years, like that says, you know, make an agreement before you mm. state. then. in between the five years you don't see each other, you don't talk to each other? બેન પૂછે છે કે ધારો કે કોઈની જોડે આપણે એગ્રીમેન્ટ કરી કે આપણે પાંચ વર્ષ પછી પરણી જેવું નક્કી કર્યું તો પછી ચાર પછી કે છે કે એની જોડે ડેટિંગ કરાય ફરાય ધરાય ખરું પાછો વર્ષ ફરાય દગા ફરે નહીં થવું પાછું ફરી જાય હોય તો શું કરવાનું દગા ફરે કરવું નહીં બીજા લોકો દગા લીધા હોય એ માણસને દગા ખોર કહેવાય એટલે દગા ખોર એટલે કરવું નહીં આવડે ત્યારે હતો હતો નહીં રૂપાવો જો તો હાજર શીખતે જોઈએ સિન્સિયર હોય તો ચાલે આપણા કયા પ્રમાણે ચાલે Not insincere. What if you, okay, lots of guys go out okay, and then there comes a time when they break up, and then they don't go out or whatever it is, they things like that. Yeah, but they broke up, now it's over. How but can it be? They have to, if they hurt someone, they have to. The extra dark, that's what he says, betrayal. Betraying, no, it's betraying. That means betraying. <laughs> કરી લેવી છે પછી એ લોકો જાય છે બહાર પછી બીજા બધા આવ્યા છે ના પ્રત્યે દુઃખ થતું હોય મને છે કે તમને સામસામે છે મારે આ કે માયા કે છે મારે વિધિ કરાવી છે કંસમાંથી દૂધ ધોઈ નાખું છું કોણ કોણ છે બધાને કરવું છે બધાને છે કઈક બે હમાવે છે દૂધ ધોઈ નાખવા બે હમાવે જોડે બે આવીએ પછી બધી જેની જેની સાથે દુઃખ થયું હોય ને એ બધા એ એ લોકો આ બે માટે થાય છે